कृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પાંચવાના કયા છે તે કરવા એક તો ભણવું ભક્તિ કરવી ધ્યાન કરવું વૈરાગ્ય શીખવો અને આત્મનિષ્ઠા શીખવી ધીરાનંદ સ્વામીની પેઠે લગ્ની લાગ્યા વિના કર્યા કરે પણ શૂન્ય જેવું અજ્ઞાનનું ઉપશમ કહેવાય અને લગ્ન રાખીને જે થાય તે ખરું चित्त की वृत्ति ये कहे भावे तहाँ लगाओ भावे तो हरि भक्ति करो भावे तो विषय कमाओ दो दो तोरी चले न पंथा दो दो सुइया बने न कंथा दो दो बातें बने न आना इंद्रिय पोषण ने मुक्ति जाना कीड़ी चोखो ले चली बीच में आई दाल દો દો બાતા ના બને કાં સેથો ને કાં જેટલા સંકલ્પ થાય છે તેટલો જીવ ખોરાઈ જાય છે જેનું ભજન કરીએ છીએ તે એમ જાણીને કરવું જે હું જેનું ભજન કરું છું તે કેવા છે ને હું કેનું ભજન કરું છું એટલી ખબર જેને નહીં તે તો સ્મૃતિ વિનાનું ભજન કહેવાય તે કેવું તો જેમ ફૂલ બેસીને ખરી જાય પણ ફળ થાય ફળ ન થાય તેવું છે ત્યાગી થયા ને ભગવાનની સ્મૃતિ નથી રાખતા તો ખડ ખાય છે અને ગ્રહસ્થને પણ બાજરો ભેળો કરીને સમાગમ કરી લેવો અને બાર આના આવરદા સંસારમાં વાપરવી અને ચાર આના સત્સંગમાં વાપરવી ને સંસારમાં બહુ તાણ હોય તો સત્સંગમાં બે આના તો વાપરવી જ તો જ ભગવાન રાજી રહે તે વિના તો જગતના જીવ કૂટાઈ મરે છે ને વિષયનું કોઈ વાતે અંત આવે તેમ નથી ધોળકાના કેળા અવલની ખાંડ મેળાવની તમાકુ ચોરવાડના નાગરપાન નાગરવેલના પાન એ સર્વે મુલકમાં ચાલ્યા જાય છે ને સર્વે ઠેકાણે તેની જ વાતો છે માટે લોકના ફેલમાંથી રોટલા મેળવીને સત્સંગ અને ભજન કરી લેવું બહુ સરસ વાતો આવી છે ગમે તેમ કરીને બસ ભગવાન ભજો સત્સંગ કરો પછી થોડી છૂટ આપી કે ભાઈ બાર આના થોડો વ્યવહાર કરો પણ ચાર આના તો ભજન કરો ચાર આના સત્સંગ રાખો મતલબ કે વીસ કલાક ખાવામાં પીવામાં ધંધામાં જેમાં જાય તે જવા દેવી પણ ચાર કલાક તો રોજ ભજન કરવું એવું સ્વામીનું કેવું છે આપણું કેવું તો ખાલી પંદર મિનિટનું જ છે મોટાભાગના બધા સત્સંગીઓ સવારના પોરમાં ઉઠે અને પૂજા કરે એ પાંચ સાત દસ મિનિટ પૂજા પંદર મિનિટ થાય પછી ઠાકોરજીને સંકેલી પેટીમાં ખોસી ગાલે પછી બીજે દિવસે વારો આવે મોટાભાગના એમ જ છે કોઈને મોટાભાગના નિયમ નથી કે ભાઈ સાંજે મંદિરે જવું જો સાંજે મંદિરે આવવાનું હોય તો તો બધા આ બાજુ બસ આટલા જ રહેતા હશે આ તો એ લોકો અહીંયા આવ્યા જેને ઘરે સાચવતા નથી હાચવે છે એ તો નિરાયતે બેઠા છે એ કે મંદિરે જઈ આવું પણ ભજીયા ગરમ કર્યા છે ને તમારે મંદિરે જવું છે નરસિંહ મહેતાનો અવતાર થઈ ગયા છો ભજીયા ખાવા બેસી કા વેવાય આવે કા કોઈ સંબંધી આવે કા એનો એકનો એક છોકરો હોય એને જોવા આવે અને એવા હરક ગેલા થાય શું છે અમારા ભૂરાને જોવા આવ્યા છે ભૂરો પણ ભૂરી ભેહ જેવો હોય બે લાકડી મારો ત્યારે માન ડગલું હલે ઘણાના છોકરા એવા હોય નાનપણથી જ લક્ષણ એવા હોય કુટુંબ એવું એવા છોકરા જેવા આપણે કે છે ને વડ એવા ટેટા અને બાપ એવા એકદમ સરસ સાચું છે અમુક છોકરા આમ બરાબર હોય પણ કોણ જાણે મહેમાન આવે ને ત્યારે જ વેન કરે એને ખબર હોય કે આમ મને માગું ને તો મને રૂપિયો પૈસો આપશે નહીં મહેમાન આવે તે બાપા મને રૂપિયો પણ રૂપિયો આપો હવે ના પાડે તો આબરું જાય એટલે દેવો જ પડે અને અમુક તો એવા હોય બરાબર મહેમાનની પંક્તિની પંક્તિ જમવાની પડી હોય છૂટું ચૂરમું એ ઓલા કાંસાની તાંસળીઓ ને એમાં છૂટે ધારે ઘી ને એમાં પછી ઓલો ખાંડ સાકર જે હોય એ નાખવાનું હોય બરાબરના ભજીયા બનાવ્યા હોય બકાલું નાખીને હમ પૂરી હોય ગોળ ગોળ દડા જેવી ફૂટબોલ જેવી ફૂલેલી બધું સરસ મજાનું પીરસાતું હોય ત્યાં એનો છોકરો પાંચ વર્ષનો ઊભો થાય ચડ્ડી કાઢીને ખભે નાખે <laughs> એ બા ડબલું ક્યાં છે એ ડબલું ગોતે ન ગોતે ત્યાં તો ઓસરીમાં જ ભૂંડ્યો વાળ નાખે મહેમાનને જાવું ક્યાં ખબર પડે નહીં હા હોય ગમે એવો માણસનો દેહ મળ્યો હોય મૂરખ હોય ગાંડો હોય સ્ત્રી હોય પુરુષ હોય અકલ ઓછી હોય ભણેલો હોય પણ ભજન કરતો હોય તો ઉત્તમ છે બાકી તો કોટમ ચ પાટલુમ ચ મુખે ચિરુટ રાજતે કોટમ ચ પાટલું ચ મુખે ચિરુટ રાજતે નેકટાઈ કોલ રાણી જેન્ટલમેન બિરાજતે આજના જેન્ટલમેન આ વ્યાખ્યા છે પાટલું પાટલુંચ મુખે ચીરુટ બિરાજ ચીરુટ એટલે ફોર સ્ક્વેર પછી વ્હીલ્સ એ બધી આવે ને હવે નવી નવી આવતી છે ને ચાર મિનાર એ બધી આવે નેકટાઈ ના નેકટાઈ એટલે નકટાઈ ઉચ્ચ કુળ શા કામનું જા મુખ નહીં હરી નામ ઉચ્ચ કુળ શા કામનું જા મુખ નહીં હરી નામ એનાથી તો કોઢી ભલો ભલે ચુવે હાડને ચામ રામ ભજતો કોઢી ભલો ભલે ચુવે હાડને હાડને હાડને તો બોલો ને પણ રામનું નામ ભગવાનનું નામ શ્રીજીનું નામ સ્વામિનારાયણનું નામ લેતો હોય તો એ ઓઢી હોય તોય ઉત્તમ છે બાકી ગોરા ગુલાબી ગાલ છે ફેશનેબલ બાલ છે જલેબીના ઘૂંસણા જેવા કાન હોય પોપડની ચાંચને ચરમા શરમાવે એવું નાક હોય માછલીઓ પણ શરમાઈને લાજ કાઢી જાય એવી આંખ્યું હોય દાડમની કળજુ જેવા દાંત હોય પણ જ્યારે બોલે ત્યારે ગાળ્યું જ બોલતો હોય એના કરતા ભગવાનનું નામ લેતો હોય એ જ શ્રેષ્ઠ છે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ ચાલો ને અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જાય પણ ભક્તિ ન હોય તો કમાયો શું પણ એ દ્રષ્ટિ બદલાય તો ખબર પડે ને કે ભાઈ આખરે બધું મળ્યું હોય તો એ બધું શું કામ હું તારું ધન રે જો બન ધૂળ જેવી સીધા સાદા સત આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા પોતે મરી જાય પછી દુનિયા ડૂબી જાય કરોડો લાખો ગમે તેટલા હોય કંઈ કામ આવે નહીં બાકી સમય મેળ્યો નથી માળા ગોબાવા માંડ્યો નથી એ જીતી જાય પણ ત્યારે કા છાપા વાંચવાનું શું છે કા ટીવી ઓન કરીને જોવાનું સૂજે કા રોડ ઉપર બે આટા મારી આવવાનું શું છે કા ઘરના હોય એની યારે ઝઘડો કરવાનું સૂજે અને ઘરડા થઈ ગયા હોય તો એ પછી ઓલા વ્યાજ કોને આપ્યું છે ને કેટલા ટકા કોને આપ્યું છે ને એ શેર હજી કાઢી નાખવા ન કાઢી નાખવા આ બેંકમાં મૂકી દે ત્યાં એટલા વર્ષે પાકી જાય ને અહીંયા મૂકી દીધા એટલે પાકી જાય એ પાકવામાં પોતે પાકી જાય અને જેમ જેમ ઘરડા વૃદ્ધાવસ્થા આવે એમ પૈસાનો મોહ વધે હો સમજણ હોય તો જ ઘટે બાકી જેમ ઘરડા થાય ને એને પછી એમ લાગે પૈસો પરમેશ્વર કરતા પૈસો આધારભૂત લાગે રૂપિયો હશે ને તો કઈ કામ થાય એટલે કાઢે નહીં દાન ધર્માદાન દેવા હું અવસ્થામાં હોય તો હજી છઠ દઈને આમ બે પાંચ હજાર ઘા કરી દે ઘરડા થાય ને તો આરતીમાંથી નહીં લઈ લે એટલે વૃદ્ધાવસ્થામાં દોષ વધી જાય છે સ્વભાવ વધી જાય છે દુઃખ વધી જાય છે પણ સમજણ હોય તો ઘટે છે નહીતર ઘરમાંથી સાવ ચોખ્ખે ચોખ્ખું કીધું હોય તમારે જોઈએ એટલા વાપરવા પૈસા લઈ જાઓ જે જમવું હોય સવારે લિસ્ટ આપી દો મેનુ આપી દો મંદિરે અખંડ હજન ભજન કરો સાધુઓની પાસે બેસો કથા વાર્તા સાંભળો આ છોકરા છે બે ત્રણ આપણે નાના એને કાંઈક સંભળાવો પણ એ ડોહો ન કરે મોટે ભાગે ઘરમાં આવું દેખાય છે એટલે ભજન આ છોકરાઓને કઠણ તો પડે છે કારણ કે આખી દુનિયા કોઈ કરતું નથી આને એમ થઈને અમને શું કામ ગોંધી રાખે કોઈ કરતું નથી જો એક મજાની વાત કહું હે હા એ તો તમારે મારે કેવી જ પડશે ને જઈશે એ ક્યાં અમેરિકામાં એક બહુ વિદ્વાન પ્રોફેસર હતા અને પ્રવચન આપે એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી સુપર આપે પ્રવચન નિમંત્રણો પણ ઘણા આવે લોકો પણ બહુ ભેળા થાય સાંભળવા નામ પણ એવડું મોટું એમાં અમેરિકાથી એક દૂરના ટાપુ ઉપરથી એને આમંત્રણ આવ્યું દૂર દૂર આઇસોલેટેડ ટાપુ કે ફલાણી ફલાણી તારીખે અમે બધા લોકો તમને સાંભળવા માગીએ છીએ તો તમે પધારો પ્રોફેસરને થયું કે આપણે તો સંભળાવવાનો જ ધંધો છે એને કોઈ સાંભળવા માંગતું હોય તો જવું જ જોઈએ અજાણ્યો પ્રદેશ હોય તો ભલે હોય પણ આપણે જવું એટલે હા પાડી દીધી નિયત તારીખ નજીક આવતી ગઈ પછી આને ખબર પડી કે જે ટાપુ ઉપર હું પ્રવચન આપવા જાઉં છું સાંભળો છો નવા છોકરા બરાબર તો સીધા બેસો સ્ટ્રાઇટ એટલે સીધા બેસો વાંકા અત્યારથી વળી જાય ને તે પછી પછી મણકા વાંકા થઈ જાય સીધા જેટલા બેસવા સીધા બેસે ને તો લોહી છે ને શેર સુધી મગજ સુધી બેસે પહોંચે નહીતર વચમાં ધોરીઓ વાંકો હોય ને કેમ પછી પડખી વ્યુ જાય જેટલા સીધા બેસે એટલે લોહી સીધું મગજને બેસે પહોંચે મગજને પહોંચે એટલી યાદ શક્તિ વધે મગજ કામ કરતું હતું અને સાંભળીએ ત્યારે બોલનારની સામે જોઈ રાખી દિવાલ ઉપર ગરોળી શું કરે છે એ જોવાનું અહીંયા કામ નથી આપણું કથા સાંભળવા જઈએ કોઈને સાંભળવા જઈએ ત્યારે વક્તાની સામે જોઈ રહેવું જોઈએ એટલે જેમ જેમ એટલે તારીખ નજીક આવી એમ એને પછી ખબર પડી જાણવા મળ્યું કે હું જે ટાપુ ઉપર જવાનો છું પ્રવચન આપવા એ મેં તારીખ સ્વીકારી લીધી પ્રવચન સ્વીકારી લીધું પણ અરે ભાઈ જાવું કે નહીં પણ એકવાર પ્રોમિસ એટલે પ્રોમિસ ઘણા એવું હોય ને કે હા પાડી હોય તો પછી મરેલા જીવતા હાજર થાય અને એવું જ હોવું જોઈએ ને ટાઈમ આપ્યા પ્રમાણે આપણે પહોંચવું જોઈએ ઘણા આઠ વાગ્યાનું કેમ દસ વાગ્યા આવે એવું નહીં સમયને હંમેશા માન આપો તો સમય તમને માન આપે છે અચૂક તમે સમયને સાચવો તો સમય તમને સાચવે છે જવાહરલાલજી ગાંધીજીની સાથે મિટિંગ હતી પાંચ મિનિટ મોડા પડ્યા એટલે ગાંધીજીએ ટકોર કરી કે જવાહરલાલ તો હા આ ઘડિયાળ કે શેના માટે બાંધી છે તો કે કેમ બાપુ સમય માટે તો જોયું નહોતું કાં છોડી નાખો ને કાં એને અનુસરો પાંચ મિનિટે ચાલે નહીં એટલે પછી જવાલાલે એમ કીધું કે હું તો પાંચ મિનિટ મોડો પડ્યો એમાં તો કે પાંચ મિનિટ નથી પડ્યા અહીં પચાસ જણા બેઠા છે પચાસ ગુણ્યા પાંચ અઢીસો મિનિટ મોડા પડ્યા છે આ કેલ્ક્યુલેશન છે બસો પચીસ મિનિટ મોડા પીડ્યા તમે બધાની પાંચ પાંચ મિનિટ ખાઈ ગયા આવું સમયનું હોવું જોઈએ એટલે વૃદ્ધાવસ્થામાં તમે તો કેટલું રહ્યું ભાઈ આમાંથી કાલ સવારે રાતમાં ગોટો વળી જાય એ કાંઈ ખબર પડે એટલે હાવ ટૂંકી આયુષ્ય હોય છે જાગો લોકો મત સુવો ને મત કરો નિંદ છે પ્યાર જાગો લોકો મત સુવો ને મત કરો નિંદ છે પ્યાર જય સો સપનો રેન કો એસો હૈ સંસાર સપનું આવ્યું ક્યારે પૂરું થઈ જાય ભાઈ પાણી કેરા બુદ્ધ બુદા અસમાનું શકી જાત પાણીમાં પરપોટા થાય પરપોટો કેટલી વાર ટકે એક દિવસ બે દિવસ દેખત ही छिप जाएगा જું તારા પ્રભા સૂરજ ઉગે ત્યાં તારોડિયા બધા વિલીન થઈ જાય એમ જોત જોતામાં પરપોટા ફૂટી જાય આ ઘણા રોડ ઉપર હાલ્યા જાય સાયકલ સ્કૂટર લઈને પછી કઈ સારું આમ એડવર્ટાઈઝ ચિત્ર આવી જાય આમ જોતો રહે વાંહે ટ્રક આવતી હોય રેતીની ટ્રકની કાંઈ એસટી આવતી ભપ ભપ ભપ ભપ ભપ ભપ આમ ધ્યાન તો રે નહીં આમ હજડ થઈ ગયો હોય ઓઈલું આવીને બારે ડોક્ટર ટો ટો ટો ટો ટો શ્રીપતિ શ્રી ધરમ થઈ જાય વાત વાતમાં ફેંકાઈ જાય ત્યાં તો એમ તો કહેવાય ને કે ભાઈ એડવર્ટાઈઝ જોઈ છે ફિલ્મ તો જોઈ લેવા દે કાચો મણકો કાચો મણકો કાચો મણકો ભાઈ આ કાચો મણ કાયા તારે સુન પ્યારે કાચો મણકો માટીનું માટલું પકાવ્યા વગરનું હવે એ કેટલી વાર ટકે તમે એને આમ રાખી મૂકો તો બરાબર પણ કામમાં લ્યો તો એ કેવી રીતે હાલે પાણી ભરવા જાવ તો ડફ દઈને ઓગળી જાય પકાવ્યા વગરનો ઘડો તે આપણને પકાવ્યા છે હાવ કાચા છે જરીક નખ ભરાવો જોઈએ તરત જ લોહી નીકળશે જરીક ધૂળ ઉડશે અને આ ગઈ ગયા તો છીંક ખાય તો ચોખ્ઠું ગોતવા જવું પડે આમ લેવા જાય છોકરા વીણીને દે તો થાય પછી બાપા હાવ ફૂટી ગયેલો અને નવે દ્વાર નવ દ્વારના તો ફાંકા છે આંખમાં બે ફાંકા બે કાન નાકમાં ફાંકા બે કાનના ફેંકા મોઢામાં ફાંકા બીજે મળમૂત્રના ફાંકા ફૂટલું જ છે ગમે એટલું નાખો ભફદ નીકળી જાય હાવ ફૂટલો ઘડો કાચો મણકો આ કાચો મણકો કાયા તારે સુન પ્યારે કાચો મણકો વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા એ નહીં તો અચાનક અંધારા જો થાય જોતા જોતા મારે દિવસો વયા ગયા ને જોતરે જોતામાં એક દિવસ શેરીઓમાં રમતા હતા યાદ આવે છે ને હરિભાઈ કેવા મજા વાહ બા બાપુજી દોડે તો પોગે નહીં મારુતિ ગાડી જેમ ડફદન નીકળી જાય સુમ કે નીકળી જાય કેવા ખીલખીલાટ કાંઈ ઉપાધિ નહીં ગમે ત્યાં ઓટલે હોઈ જાય ગમે ત્યાં ઘોડિયામાં હોઈ જાય કોકના પડખામાં હોઈ જાય કોકના ખોળામાં હોઈ જાય કેવું અને આજે ગોળીઓ ઉપર ને એના ઉપર ગોળિયું લે તોય ડોહો જાગતો હોય ઊંઘ નથી આવતી કેવું કેવું બાળપણ હતું પણ વાત વાતમાં જો આપણે ક્યાં પહોંચી ગયા કેટલી ઉંમર થઈ ગઈ બોલો આ કઈ રાતે આ વાળ ધોળા આવ્યા દાઢીના એ મને ખબર ન પડી નહીં તો રોજ તિલક ચાંદલો કરવા મારી સામે જોતા હોય તો ખબર નથી કઈ તારીખે કઈ રાતે આ વાળ ધોળો થઈ ગયો છે આવું આપણે હવ હોની જિંદગી જુઓ ને હાવ પાંચ વર્ષના થઈ જાવ ચાલો એ નાની આપણે એકડો બગડો ઘૂંટવા સ્કૂલે જતા હતા આંખમાં પાણી હોય માસ્તર પરાયણે લઈને એકડો ઘૂંટાવતા હોય જે આંખમાંથી પાણી પડતા હોય ને સ્લેટ ઉપર પડતા હોય ને એકડો રોળાતો હોય તોય માસ્તર કે મારે બીટા શીખતો ને અહીં તારી માં આવવાની છે કઈ રેકડો મને નહીં આવે ને મારી મમ્મી પાસે આ તારી મમ્મી નહીં આવે એકડો એ કાઢે એ કેવી મજા આવતી હતી પણ અરે વાત વાતમાં ક્યાં પહોંચી ગયા હવે ગોઠણ હાલે નહીં કેડ્યું દુખે બબે પાંચ પાંચ લાડવા ખાઈ જાય ઉપર એક બે ચડાવી જાય તોય પચી જાય હવે અત્યારે તો આઘો લાડવો હોય ત્યાં પેટમાં દુખવા માંડે હજી આઘો રાખ્યો હોય આમ ડાયાબિટીસ વાળા બહુ બી આમ રાખીને તો કે ના તમે શેટું લઈ જાઓ એક જણાને અમે પ્રસાદમાં બનેલો મુંબઈમાં ચોખ્ખા ઘીના ચૂરમાં લાડુ બનાવેલા સત્સંગ પછી બધાને આપ્યો એક શેઠિયા લીધો તે લઈને પેટે મૂક્યા મેં કીધું અહીં કેમ રાખ્યો તો કે ખાઈ તો ને ડાયાબિટીસ એટલે પછી અહીં પેટે અડાડો પેટને કહું ખાઈ લે મન તો ઘણું થાય છે આવી રમતું કરે પછી ખાઈ શકાય ખાખરાના પાંદડા ઉપર વીસ વીસ પચીસ પચીસ લાડુ ખાઈ જતા પતરાવાળા પેલા આવતા ને ખાખરાના પાંદડા ખાખરાના પાંદડામાં વીસ વીસ પચીસ પચીસ ચૂ ચૂતા લાડવા ખાઈ જતા આજે ચાંદીની થાળીમાં ખાલી ખાખરા ખવાય છે થાળી ચાંદીની પણ ખવાય શું ખાખરા બસ સમય તો વયો જાય જોત જોતા એટલે પેલા જેમ જેમ પ્રવચન કરવાનો સમય આવ્યો નજીક પછી આને ખબર પડી પહેલેથી વાત યાદ રહી ને એક અમેરિકાનો પ્રોફેસર બહુ સરસ પ્રવચન કરતો એક ટાપુમાંથી એને આમંત્રણ મળ્યું પછી એને સ્વીકાર્યું પછી સમય નક્કી થઈ ગયો તો એ પ્રમાણે ખબર પડી પછી અરે રે રે બહુ કરી તકલીફ શું થઈ કે જાણવા એમ મળ્યું કે હું જ્યાં પ્રવચન કરવા જાઉં છું એ ટાપુની અંદર સ્ત્રી પુરુષો બાળકો બાળકીઓ કોઈ કપડાં પહેરતું જ નથી દિગંબર કોલોની સાવ લોકો એ અને આફ્રિકાન બાજુ હજી તમે જાઓ ને તો ઘણા લોકો સાવ એમને રખડે જ છે સાવ નિર્દોષ રીતે બધા બેઠા હોય એને કાંઈ ન હોય તો એ બધા જ સ્ત્રી પુરુષો કોઈ કપડાં શું એવું કાંઈ બહુ જાણે જ નહીં પહેરવાની રીત રસમ જ નહીં જંગલમાં રહેવું ખાવું પીવું કુદરતને ખોળે રહેવું બસ હવે મૂંઝવણ થાય કે નહીં એટલે આને પછી કોઈ મિત્રોને કીધું શું કરવું તો કે ભાઈ એમાં શું કરવાનું અમને એમ હતું કે અમે તારી યારે આવશું પણ આવી પરિસ્થિતિ છે એટલે નહીં આવી એટલે તું એમ કર તું એકલો જા અને તારે કપડાં કાઢી નાખવાના અમે આવીએ તો તને શરમ છે ને બાકીના બીજા હોય એમાં શું આપણને તકલીફ છે બાબો છે ને મુંબઈ જતો હતો ને તેને છોકરાએ કીધું કે બાપા તમે મુંબઈ જાઓ તો જરા કપડા તો હારા પહેરો તો કે ત્યાં આપણને કોણ ઓળખે છે મુંબઈમાં મને કોણ ઓળખે છે કે કાના બાપા આવ્યા કોણ ઓળખે અઠવાડિયું રહી આવ્યા ને પાછા આવ્યા મેલા ઈ નહીં લુગડા છોકરા કે આવ્યા લુગડા બદલીને ધોઈને બીજા પહેરો તો આ મને ઓળખે જ છે બધા એટલે ત્યાં કોઈ ઓળખતું તો છે નહીં તને એટલે એ લોકોને હારે તું ભૂલી જા વાત પૂરી થઈ જાય પછી પાછો ફરી ત્યારે પહેરીને આવજે અહીંયા એટલે આ એ પછી નૌકામાં લઈને જવાનું હોય કપડાં બધા કાઢી નૌકામાં નાખી અને ગયો હોલા તો બધા આવો હોલ ઓટો મોટો સરસ મજાનો તંબુ બાંધ્યા હોય લાકડાના એના એની નીચે બધા લોકો રાહ જોઈને બેઠા એ જેવો એન્ટર છો ને ભાઈ તકલીફ ઓલા લોકો એવું વિચાર્યું કે એ આવે છે એ લોકો કપડા પહેરે છે એટલે આપણે બધા કપડા પહેરીને બેહો એ લોકોએ ગમે તેમ કરીને કપડાની વ્યવસ્થા કરી અને કપડા પહેરીને બેઠા આ એમને નંગ ધડંગ જઈને ઉભો રહ્યો આ કહીને મારે એટલું અફલાતું આ વાત છે કે આજની દશા ભારતની આવી છે આ મને વિચાર આજે સવારમાંથી આવ્યો એટલે હું તમને કહું છું સવારે પેપરમાં મેં વાંચ્યું કે અમેરિકાની સેનેટ એટલે સંસદમાં જે અગિયાર કે સત્તર જુલાઈએ એનો પ્રારંભ થવાનો છે આપણે સંસદ સત્ર અને વિધાન સત્રમાં ચાલતું હોય ને તો એ આ સત્રની પ્રારંભ હિન્દુઓની પ્રાર્થનાથી કરવામાં આવશે વિશ્વમાં રેકોર્ડ છે અમેરિકા જેવા દેશમાં પાછું સંસદની અંદર પ્રાર્થના અને એ પ્રાર્થના પાછી હિન્દુઓની પ્રાર્થનાથી પ્રારંભ થઈ વચ્ચે હમણાં આવ્યું હતું કે યુનેસ્કો એને બધે ઋગ્વેદને એને એક હેરિટેજ તરીકે ભવ્ય વારસા તરીકે આપણે ઋગ્વેદનો સ્વીકાર કર્યો આપણે ચાર વેદને ઋગ્વેદ એક એકદમ અગ્રીમ અને પેલી જૂની પ્રત ગણાય ઋગ્વેદ ઋગ્વેદનો સ્વીકાર એટલે સમગ્ર વેદનો સ્વીકાર થયો તો વેદને એને વિશ્વની અજાયબી તરીકે વિદેશીઓએ સ્વીકારી જે વેદને આપણે લોકો કોઈ ગણતા નથી મારી પાસે થોડા વખત પહેલા એટલે લગભગ દસ પંદર દિવસ થયા છે એક સત્સંગી ભાઈ આવ્યા પણ હવની માન્યતા બધા જુદી જુદી હોય ને તો એ આવીને પછી વાત બધી કરી આમ છે તેમ છે એટલે મેં કીધું ભાઈ સંપ્રદાય વૈદિક હોવો જોઈએ અને વૈદિક બધા મૂલ્યો હોય વૈદિક બધી ઉપાસના હોય એ બધું હોય એટલે એનું કહેવાનું એવું હતું કે સ્વામિનારાયણ એક રાખવાના બીજા બધા કોઈ આપણે જરૂર જ નથી અને એક વચનામૃત ને એ બધું બરાબર છે પછી આપણે ગીતા ને ભાગવત ને એના નામે લેવાની શું જરૂર છે મેં કીધું પણ એ વેદ છે એ તો આપણો બધા સંપ્રદાયનો ધર્મનું મૂળ છે તો મને કે વેદમાં ક્યાં ત્યાં સ્વામિનારાયણનો હોય છે મેં કીધું એ તમે તમે અહીંથી જતા રહ્યો વેદની નિંદા કરવાની શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ના પાડી છે મારું ન માનો તો કાંઈ નહીં જેનું ભજન કર્યું એનું તો ડબ્બા માન વેદની નિંદા ના કરે વેદનો સ્વીકાર જ ન કરો તમારું વચનામૃત સ્વીકાર ન થાય તમે સ્વીકારો તો મને કે આપણે કૃષ્ણની શું જરૂર છે નાની શું જરૂર છે ભાઈ જરૂર એટલા માટે છે કે શ્રી કૃષ્ણથી પ્રારંભ છે ત્યાંથી તો શરૂ થાય છે અવતાર કાર્ય પણ એ બધી વસ્તુઓ આ તો ઠીક છે એટલે વિશ્વને એમ છે કે ભારતમાં જે છે એ ક્યાંય નથી એ લોકો આપણા કપડાં સ્વીકારતા જાય છે બસ અને આપણે કપડાં ઉતારતા જઈએ છીએ આ આ મારે કહેવાનું આપણે હાવ નગ્ન થતા જાય છે એ લોકો આપણા વસ્ત્રોને પહેરતા જાય છે ભારતીય સંસ્કૃતિને પહેરો ભારતીય વસ્ત્રોને પહેરો શાસ્ત્રી ભારતીય જીવન નીતિને અપનાવો ભારતીય કુટુંબ પ્રથાને અપનાવો ભારતની સંયમ પદ્ધતિને અપનાવો ગમે તેટલું જાતીય શિક્ષણ આપવાની જગ્યાએ ભારતની અંદર જે બ્રહ્મચર્ય સંયમનો માર્ગ છે એ શીખવાડો તમને ખબર નહીં જાણીને આશ્ચર્ય થશે અમેરિકાની અંદર આજે લગભગ વીસ નહીં તો પચીસ જેટલી એટલી બધી કંઈક સંસ્થાઓ ચાલે છે કે જે બ્રહ્મચર્ય શીખવાડે બોલો એ કે તમે આ ભારતની આ વસ્તુ અપનાવો નહીં મરી જશો અને કુંવારી છોકરીઓ વિશેષ ને વિશેષ જીવ સમાજમાં રે એવું શિક્ષણ આપે છે મને લાગે છે જેની પાસે ઇન્ટરનેટ હોય આ હોય તે હોય કોમ્પ્યુટર ખોલજો ઇન્ટરનેટ એની અંદર વેબસાઇટો પણ એની છે એવું મેં વાંચ્યું છે બાકી મને તો કંઈ ઇન્ટરનેટની ખબર નથી પણ ઇન્ટરનેટ ઉપર પણ આનો આખો પ્રચાર છે એ આપણે બધી ખ્યાલો આપણી જીવન પદ્ધતિ એના કપડાં પહેરતા જાય છે અને આપણે અહીંયા બધા ઉઘાડા થતા એ માંસાહાર છોડતા જાય છે અને આપણે બધા ચાલુ કરતા જાય છે પાછળ રહી ગયા જાય એ બધા દારૂ છોડતા જાય છે આપણે શરૂ કરતા જાય એટલે સંસ્કૃતિના કપડાં આપણે ઉતારતા જઈએ છીએ અને એ લોકો પહેરતા જાય છે દિશે છે આજ દુનિયામાં જીવનના નીર ડોળાયા જીવનના વધ્યા છે વેગ વિષયોના ને ભગવાન ભૂલાયા ભગવાન ભૂલાયા હવે આ આ સમાજ જે છે એમાં તમે ઉલટું સુલટું એનો પ્રારંભ કરું તો આ વિદ્યાર્થીઓ જે છે ને અત્યારે આપણા બધા આ દેશના એ બધા જે સમજો આપણે ત્યાં આપણી સંસ્કૃતિ એ છે કે વિદ્યાર્થીની વિદ્યાનો પ્રારંભ પ્રાર્થનાથી થાય એક એક સામાન્ય મૂલ્ય તો જો આપણે એટલું જતન નથી કરી શકતા જે પ્રાર્થનાની મેં વાત કરી ત્યાંના સંસદમાં પ્રારંભ કરી કરશે પ્રાર્થનાથી આપણી આ કોલેજોમાં બધે જોઈ આવો પ્રાર્થના છે એ ભાઈ છે કોલેજોમાં પ્રાર્થનાની જ એલર્જી હિન્દુસ્તાનીઓને પ્રાર્થનાની જે જે આઝાદી ગાંધી બાપુએ પ્રાર્થના કરી કરીને અપાવી ખેર જ્યારે પંદરમી ઓગસ્ટે આઝાદી બની પ્રાપ્ત થઈ ત્યારે જો પ્રાર્થના બધાએ ભેળા થઈને કરીને સ્વીકાર કર્યો હોત ને તો આ દશા ન હોત પ્રાર્થના જુડી ગઈ કોઈ ખ્યાલ જ આવે કે આપણી સંસદ સભા થાય ત્યારે એનો પ્રારંભ પ્રાર્થનાથી થાય કોઈ કરે જ નહીં સ્કૂલોમાં પ્રાર્થના બાળકોને શીખવાડે છે અથવા તો કક્કા શીખવાડે ને એમાં ગ ગણેશનો એને આપણા મોટા ભાગના લોકોનો વિરોધ છે કે ગણેશ તો હિન્દુઓના દેવ છે એટલે અમે તો ઇસ્લામ ધર્મને માનીએ અમે ફલાણા માનીએ અમે ક્રિસ્તી માનીએ તો ગણેશ અમે ન શીખીએ ગ ગણેશનો નહીં પછી ગ ગધેડાનો રાખ્યો દેખો ગણેશ કરતા ગધેડો મૂક્યો પણ ગણેશ કાઢી નાખ્યો બિન બિન ધાર્મિક બિન સાંપ્રદાયિક દેશ છે એ બરાબર એનો અર્થ એવો નથી કે કોઈ ધર્મ જ ન હોય સૌને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ પણ ધર્મ ખરેખર તો આમ તો હિન્દુ તરીકે ઉપસવાની જરૂર છે ને પણ આપણા આપણે જ હિન્દુઓ આપણે જ હિન્દુઓ જેટલી હિન્દુસ્તાની ગાળો દઈએ છીએ એટલી બીજા નથી દેતા આપણે જ હિન્દુઓ મેં જોયું છે મુંબઈની અંદર એવા મૂર્ખના સરદાર હિન્દુઓ છે અને જે બધા અખબારોમાં બધું લખે છે એ મોટે ભાગે હિન્દુ વિરોધી જ લખે છે ઔરંગઝેબના ગુણ ગાય છે એટલે આ સંસ્કૃતિ પ્રાર્થનાનો સ્વીકાર નથી કરતી અત્યારે લોકો બોલો અને નહીતર કેવી સુંદર સુંદર પ્રાર્થનાઓ અસત્યો માહેથી પ્રભુ શરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારે થી પરમ જે તું તું લઈ જા મહામૃત્યુ માંથી અમૃત સમીપે ના લઈ જા પછી તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા બે લીટી તમને આવડીને તોય સલામ કરીએ છીએ બાકી આવડતું નથી ભૂલે બિચારાને તો ઘણું કરવું છે એ પ્રાર્થનાઓ શીખવવાના આ બધા ગુરુકુળો છે એ સંસ્કાર શીખવવાના ગુરુકુળ છે સવારની અંદર આવી રીતે આ ગ્રહસ્થો બેઠા છે ને એના છોકરાએ કલાક ભજન નથી કરતા આ રાત પડે દોઢ કલાક ભજન આ છોકરા કરે તમારા છોકરાએ નથી કરતા એ એ આ કામ છે એટલે છોકરાઓને કઠણ પડે તો પણ મૂળ આ છે જેને તમને કોઈએ સ્કૂટર વાપરવા દીધું હોય પછી તમે કયો ને ભાઈ થેન્ક યુ કયો કે ના કયો હે છોકરાઓ ક્યોક નથી તમને કોઈ ઓછીના જરૂર પડીને સો બસો રૂપિયા આપ્યા હોય તો પછી તમે થેન્ક યુ કયો કે ના કયો આપણને આ ભગવાને માનવનું શરીર વાપરવા આપ્યું એસી એસી નેવું નેવું સો સો વર્ષ થઈ જાય તોય ઘણા ડગ નથી લેતા જવાનું નામ નથી લેતા તોય હજી એને એમ છે છોકરાનો છોકરો એનો છોકરો એનું લગ્ન કરીને જોતો જાઓ આટલા આટલા વર્ષ ગાડી વાપરવા આપી તો કોઈ દિવસ સવાર સાંજ જઈને ઠાકોરજીને એમ નહીં કહેવાનું થેન્ક યુ આભાર માનવા જેવો એ જ જીવાડે છે ને જો હવા એ આપે છે પચાવે છે એ બધું એ જ છે એટલે પ્રાર્થના એ છે કે જે ભગવાને આપ્યું છે એનો આભાર માનવાનો પ્રાર્થનાઓ યાદ નથી કાંઈ બસ આગળ વાત કરીને એવું છે બધું કદાચ કવિતાઓ આવે તો કેવી એક બિલાડી જાડી એણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તરવા ગઈ તળાવમાં એક મગર બિલાડીને કઈ ન ખબર એ સાડીનો છેકડો છેડો પકડ્યો ને મગર બિલાડીને ખાઈ ગઈ ઓય માડી એક બિલાડી જાડી એણે પહેરી સાડી હવે જેને સાડી પહેરવી જોઈએ એ બિલાડી સાડી નથી પહેરતી તો પછી બિલાડી શું કામ સાડી પહેરે ભાઈ જે બિલાડીએ પહેરવી જોઈએ એ બિલાડી જ પહેરતી એટલે પછી કવિતામાં સાડી પહેરાવે એ પછી બિલાડીને પહેરાવે અને પાછી તળાવમાં તરવા નાખે કવિતામાં રહ્યું પ્રાર્થનાઓ તો એક ચિત્તે સવારમાં ઉઠીને તમે હું તો જો આ બધા નવા જૂના કોલેજ વાળા બધાને સલાહ દઉં તમારે ત્યાં પ્રાર્થના હોય કે ન હોય સાંભળો છો મારી વાત બસ સ્કૂલમાં ડેસ્ક ઉપર તમે બેસો અને પીરિયડ શરૂ થવાનો હોય આપણે આપણી રીતે બે પાંચ કડીઓ જે કાંઈ સારી હોય જે ગમતી હોય એવી નોટ ઉપર લખી રાખીએ આંખ્યો મીચીને કરી શકવાની હિંમત હોય તમને તો આંખો મીચીને આપણે પ્રાર્થના કરી લેવાય ન હિંમત ચાલતી હોય તો નોટમાં લખેલું એને લાગે કોઈ લેસન્સ વાંચે છે આપણે વાંચી મનમાં ગુનગુનાવી લેવા કાંઈ ન કરી શકો તોય અગિયાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ અગિયાર નામ લઈ પણ કોઈ દિવસ વિદ્યાનો પ્રારંભ પ્રાર્થના વગર ન કરે કોઈ પણ કાર્યનો પ્રારંભ ન કરાય ભગવાનની જરૂર છે તમને આપણને મને તમને જેટલી ભગવાનની જરૂરિયાત છે એ સમજાય ત્યારે જીવનમાં સમજણ આવીએ મન ભગવાનની જરૂરિયાત આપણને સમજાય ત્યારે સમજવાનું હવે આપણે એજ્યુકેટેડ થયા ભગવાનની જરૂર સમજાવવી જોઈએ રોટલાની જરૂર સમજાય છે પાણીની સમજાય છે દૂધની સમજાય છે ફ્રૂટની સમજાય છે સારા કપડાની સમજાય છે પૈસાની જરૂરિયાત સમજાય છે ગાડીની આજના જમાનામાં સમજાય છે બેંક બેલેન્સની જરૂરિયાત સમજાય છે બધું સમજાય છે પણ ભગવાનની જરૂર કેટલી એ સમજાતું એ સમજાઈ જાય ત્યારે તમે બધું ભણી ઉતર્યા બસ એકે ને વિજ્ઞાતમ સર્વમ જ્ઞાનમ ભગત એકને જાણ્યા પછી બધું જ જણાઈ ગયું એમ ઉપનિષદ કે છે એ જાણવાનું આ આ જરૂર પડશે તમને ગમે તેટલી ઉતાવળ હોય પેપર લખવા જવું હોય અને તમને ચશ્મા હોય વાંચવાના કે તમે ચશ્મા પહેર્યા વગર વાંચી જ ન શકો પણ એટલી બધી ઉતાવળ છે ઉતાવળ ઉતાવળમાં તમે જઈને પરીક્ષા ખંડમાં વયા ગયા અને બાર બોર્ડની પરીક્ષા કે એસએસસીના બોર્ડની છે ત્યાં જઈને તમે બેસા હાથમાં પેપર આવ્યું પછી જયારે આમાં ફેલો ફંફળ્યું ચશ્મા નથી શું કરો ગમે એટલી ઉતાવળ હોય તમારી ઉતાવળ શું કામની ટાઈમે પહોંચો તો શું કામનું એમ ટાઈમ પ્રમાણે તિથિ પ્રમાણે સારા ચોઘડિયામાં જન્મીએ તોય શું અને સારા દિવસમાં એકાદશી દિવસે મરીએ તોય શું ઉતાવળમાં ચશ્મા જ ભૂલી ગયા ઠાકોરજીની આંખોના શું દેખાવાનું એક જણો રાતે ઉઠીને મળ્યો ફાંફા મારવા એનો છોકરો કે બાપા અત્યારે હું ફાંફા મારતો કે સારું સપનું આવ્યું છે મને દેખાતું નથી ચશ્મા પહેરવા એ ચશ્મા કામ નથી આવતા કામ ચશ્મા આવે છે ભગવાનની દિવ્ય દ્રષ્ટિના ભક્તિના ચશ્મા છે નામ જપના ચશ્મા એ ચશ્મા પહેર્યા હોય તો જ કામ છે અને ભગવાન જ મદદ કરે આખરે કોઈનો કામ કરે એક દાખલો તો મુંબઈની અંદર આપણે સુરેશભાઈ મેતલિયા છે ગઢાળીના આંબા શેઠના વંશજ એ એમડી ડોક્ટર છે અને ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે હવે એમડીની એને પરીક્ષા અને છેલ્લી ઓરલ મૌખિક તમે જે જાણતા હોય ખબર હોય કે પાસ કરવું કેટલું અઘરું હોય છે પેલા તો વિશેષ હતું હવે કેવી રીતનું અઘરું હોય ન હોય તો ખબર નહીં પણ માંડ નીકળતા હોય હવે પ્રોફેસર બેઠા છે ત્યાં જાય છે સમય બધા ફિક્સ હોય તો એકદમ આવ્યા આવો સાથે એને બધા અમુક જે કંઈ ડેટા હોય એની ફાઇલો હોય એટલે એમાંથી એમણે એનો એક પેપર માગ્યો આપો આગળ જે જે પાસ કર્યું છે આ વર્ષનું એ લાવો હવે સુરેશભાઈ આ બનેલી ઘટના છો એમણે મને મને રૂબરૂ કીધેલી છે આ પરીક્ષા તો એ વસ્તુ છે ને ભલભલાને ઘાંઘા કરી દે એક એક કાગળ આમ આમ જોવે જે કાગળ માગ્યો એ જ નહીં સાહેબ ચક્કર આવી જાય આખું જિંદગીનું વર્ષ ફેલ થઈ જાય મહેનત માથે પડી જાય અંધાર આવી જાય આંખે સાહેબ જોવે છે અને ત્યાં તો એમ ન કહેવાય કે નથી કારણ કે એને આધારે તો ઓરલ ટેસ્ટ આગળ જવાની છે એને તો એમ ન કહેવાય કે સાહેબ ભૂલી ગયો આપણે ઘણા કઈ થઈ જાય ને ભૂલ ભૂલી ગયો કેમ ખાતાનો નથી ભૂલતો પાણી પીવાનું નથી ભૂલતો એકી પાણી નથી ભૂલતો આજ કેમ ભૂલી જશો ક્યારેક ભૂલ થાય પણ હર વખતે જે ભૂલો થાય છે એ ભૂલો અક્ષમ્ય હોય છે એટલે જે કૃષ્ણ મૂર્તિનું એક બહુ સરસ વાક્ય છે તમારે યાદ રાખવા જેવું છે જોકે જે કૃષ્ણ મૂર્તિ કોણ એ તમને ખબર નહીં હોય પણ યાદ રાખો એમણે કીધું દિવાળી કાર્ડમાં એણે એકવાર છપાયું હતા એ કે ભૂલ કરો જીવન મળ્યું છે ને તો ભૂલ કરો ખૂબ કરો લો બોલો ભૂલ કરો ભૂલ કરો ખૂબ કરો ભૂલ કરો ખૂબ કરો એટલે થાય એટલી કરો વાંધો નહીં પણ એ કહી ભૂલ બાર બાર મત કરો એકની એક ભૂલ વારે વારે એ ન કરો આપણે શું થાય છે બોલો એકની એક ભૂલ વારે વારે થાય તમને આ પ્રાર્થના ઉભા અને એક જ વાર કીધું કે આવી રીતે હાથ રાખવાના આવી રીતે સીધા ઉપર તો કાલે પાછો આમ ઉભો હોય એકની એક ભૂલ વારે વારે પૂજામાં આટલા વાગે આવી જાય આટલા વાગે આ કરવાનું છે તોય પાછો મોડો પડે એકની એક ભૂલ વારંવાર થાય છે એટલે ડગલું આગળ નથી વધતા એક પ્રોબ્લેમ સોલ્વ થાય તો પછી બીજો પ્રોબ્લેમ આગળ આવે ને એટલે આ એક બધામાં બધા પાના ફંફોળે છે પણ કાગળ મળતો નથી હાય હાય થઈ જાય આંખમાં પાણી આવી ગયા ફાઇલ બંધ કરી દેવી આ આ પ્રાર્થના હું તમને જે છે ને મારા શીખવવું છે એ મારા છોકરાઓને કેવું છે એટલે સાહેબે કીધું કે કેમ ભાઈ પેપર નથી તો એક મિનિટ સાહેબ ફાઇલ બંધ કરી ત્યાં જ ત્યાં જ ઊભા રહી ગયા ગઢ પર્વત ગોપીનાથ આશરો તિહારો જય જય ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો ગઢાળીના આંબા શેઠ ગઢડા બાજુમાં એની જે ભૂજાઓ છે એની જે ચરણની આંટી છે એ આ ક્યારેક ત્યાં જઈને બેસો સંધ્યા પેલે શયન આરતી છે ને આ હરિભક્તોને તો ભલામણ છો ક્યારેક ગઢડા જાઓ અને શયન આરતી કરો સેવાય પણ એવી થાય છે ગોપીનાથજીની ભૂલી જાઓ તમે હેવી આંટી વાળીને કેવી ભૂજાઓ કેવી આંખો કેવો હસતો એ સહજાનંદ પ્રભુ છે મહારાજના જેટલી ભૂજાઓ જેટલા જેટલા જેટલા ભરાવદાર જેવી છાતી જેવી આમ હાવ ભાવ એવી ત્રિભંગી મહારાજની મૂર્તિ ઊભી છે એ સૈન આરતી હોય ને છાતી ખુલ્લી હોય ને ઉપર નાનકડી ટોપી હોય ને એક લટકતો ખેસ હોય ને આટી મારીને ખુલ્લી ધોતી સફેદ ધોતી ઉપર મોગરાની એક નાનકડી માળા ઉપર એક મોગરાના ફૂલની આટી મારી આખી લાઇટો દીમ કરી નાખે એકદમ સ્લો એકદમ શાંત બધા સાધુ કેટલાય હરિભક્તો આખા ખંડમાં એમને દસ મિનિટ સુધી આ દર્શન કરાવવામાં આવે છે બધા નિરાજ આંખો ભરીને બેઠા કેટલા શાંતિથી મહારાજ બેઠા છે એ જ છે જેણે દાદાના દરબારમાં બેઠા છે સુખ આપે છે એમાં કેટલાય હારે વાતું કરી જાય છે એટલે ઓલા સુરેશભાઈ આમ ફાઇલ હતી સાહેબે કીધું કે નહીં સુરેશ તો કે સાહેબ એક મિનિટ આવું હોય ત્યારે હું તમને કે હિંમત હોય અને આશરો હોય બળ હોય આંખો મીચીને એટલે સાહેબ જોઈ રહ્યો કરે છે શું એનો કાગળ આમાં નથી તો આમ ક્યાંથી આવવાનો છે જય જય ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો આંખમાંથી બે મોતીડા પડી ગયા ફાઇલ ખોલી સાહેબ અને પેલે પાને કાગળ પડ્યો તો પેલે પાને કાગળ હતો પેલે પાને સુરેશભાઈ મને આ વાત કહેતા કહેતા બધ ભરી ગયા આજે વર્ષો થઈ ગયા એને મને કે સાહેબ હું તો ભણેલો ગણેલો માણસ મારે કે મોતિયા નથી આવ્યા પણ મેં જ્યાં પાનું પહેલું જ આમ કર્યું પહેલે પાન એ કાગળ પડ્યો હતો મેં કીધું લ્યો સાહેબ સાહેબ કે બેટા એ તુને ક્યાં ક્યાં હોટ હેવ યુ ડન તે શું કર્યું કુછ બી નહીં સાહેબ જો પૂછના હો સો પૂછ લો પાસ થઈ ગયા નીકળી ગયા પણ જિંદગીમાં માણસ ભૂલ્યા નહીં <laughs> એટલે આ જે કયો છો ને પ્રાર્થનામાં શું મળે સ્વામનારાયણ સ્વામનારાયણ કરવા શું મળે રામ રામ કરવા શું મળે ઘણા એવા બીખા જેવા હોય ને કોડા બીખા ને જે ગાયને ભેંસને ડોકે બાંધે બીખા કોડા હોય એવા ઘણા એમાં બીખા છે કોડા હોય એવા અને ગામડે ગામડે બે પાંચ કોડા હોય પાછા જાઓ છે ચોરે બેઠા જ હોય બે પાંચ હોય જ કોડા એ શું કે એટલે ભગવાનનું નામ લેવાથી શું મલ શું મલ ભગવાનનું નામ લેવાથી શું મલ લાડુ લાડુ કરો તો લાડુ મળ તો માળા લઈને હાથમાં બે જાઓ ને લાડુ લાડુ લાડુ લાડુ તો લાડુ મળ મળ લાડુ મળ ના મળ આવા તો એક્ઝામ્પલ આપે કે લાડુ લાડુ બોલવાથી લાડુ ના મળે તો રોમ રમ બોલવાથી રોમ મળે અને હાળું ફસાઈએ અને બધા માને સીધી વાત છે ને કે ભાઈ હવે લાડુ લાડુ કરો લાડુ ત્યાંથી અહીં આવવાનો છો એમ રોમ રોમ કરવા કરવાથી રોમચા મળે પણ ભાઈ સમજી લ્યો લાડુ જળ છે જળ પદાર્થને આપણી પાસે બોલાવવું હોય તો એ ન આવે આપણે એની પાસે જવું પડે ચૈતન્ય વસ્તુને જ્યારે તમારે બોલાવવી હોય ત્યારે ચૈતન્ય વસ્તુ આપણી પાસે આવે હું તમે ચૈતન્ય છો આગળ આવીને કોઈ ભાઈ કે છે પેલા સૂર્યકાંતભાઈ કે છે પ્રવીણભાઈ ગોંડલવાળા તો ગોંડલવાળા પ્રવીણભાઈ ઉઠીને ત્યાં જાય છે હા ભાઈ શું છે તમારો ફોન છે કામ છે શું છે ચૈતન્ય છે પણ આ માઇક છે એ જડ છે હવે હું એટલા ખૂણામાં અરે અહીં હામો જ બેઠો છું ને તને ચાર વાર અહીં આવી ગયો ને એને કહું છું ભાઈ હરખું હાલ ને તને પગે લાગુ છતાં નહીં માનતું મને શું મોને જ નહીં ને ન મને બોલો અહીં બેસી આડું ફાટો કારણ કે જળ છે ચૈતન્યને માટે ચિંતવન કાફી છે પુકારવાની જરૂર નથી શું કાફી છે ચિંતવન અને ભગવાન તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અણોર અણિયાર તમે જેટલું કલ્પી શકો એટલા ઝીણાના પણ ઝીણા ભગવાન છે એટલે જેટલા આપણે સૂક્ષ્મ થતા જઈએ એટલી જ એની સાથે ટેલિફોનિક વાત શરૂ થાય ત્યાં સુધી વાત જ ન થાય લાઈન જ ન મળે ટેલિફોનના નંબર જ ન મળે બોલો એટલે જેટલો સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ થવું જ પડે વ્યવહારમાં પણ સૂક્ષ્મ થવું પડે અને આધ્યાત્મમાં તો થવું જ પડે આપણે જયારે ભણવા જતા ત્યારે પેલા લખતા ક કલમ નો ક કલમ નો ક આખી પાટીમાં આવતો ને કે નહીં હવે એવડા ને એવડા અક્ષર આપણે માંડે રાખીએ કાગળમાં લખવું પોસ્ટકાર્ડ આવડું આવે ને એમાં આપણે ક કલમ નો કરીએ તારી કાકીને કેજે કાલ સવારે આવે તો કેટલા પોસ્ટકાર્ડ જોઈએ એક પોસ્ટકાર્ડમાં ક એક પોસ્ટકાર્ડમાં કાકી હે કેટલા પોસ્ટકાર્ડ જોઈએ પણ આખા પોસ્ટકાર્ડમાં કલમનો ક કેવડો થઈ ગયો માખીના ટાંગા જેવડો થઈ ગયો સૂક્ષ્મ થઈ ગયો ને એ સૂક્ષ્મથી જ વ્યવહાર છે એવડો ને એવડો ક ક કર્યા રાખો ને એવડો ને એવડો એકડો રાખીએ તો વ્યવહાર ચાલે નહીં એમ આ આપણે સૂક્ષ્મ આમાં થવાનું છે વ્યવહારમાં થઈ જાય હવ હબદન થઈ જાય રૂપિયાની નોટ ઉપર આમ બાકી હોય એટલે ફટ દઈને ખૂણા ઉપર લખી નાખે પાંચસો એકાવન બાકી તરત લખી નાખે ઝીણા ઝીણા એને જ ઉકલ્યો ભાઈને એવા લખી નાખે પણ સત્સંગમાં કોઈ સૂક્ષ્મ થતું જે છે બસ જાડો ભેંસ ભડકેવડો તિલક ચાંદલો કરવાનો નાક લૂછવાનું કાયમ આવે એ ગૌમુખી રાખવાની માલિકો અડધા પડધા પારા હોય ન હોય મેર હોય ન હોય ફૂમકું ન હોય હોય અડધા પડધા ઘસાઈ ગયા હોય એવા બધા દોરાવાળી માળા અંદર રાખવાની અજય હરે ઘન શ્યામ મારો હારો કરજો ને પાડોશીનો નખો જ કાઢજો ઘણા બાબા તો એવી પ્રાર્થના કર્યો હે ભગવાન હવે દયા કર મારા છોકરાને લઈ લે ડોહો એમ ન કે મને લઈ લે મારો છોકરો મને હાસવતો નથી ને એટલે એ જોતો જાય એને હવે લઈ લે એને લઈ લે તે ખોખા તું જાને આ રહીને તારે શું કામ છે પાસે બેહસ તોય ગંધાય છે એના કદાચ ભયો જાને નરવો થઈ પણ ન પ્રાર્થના કરે એ હું હાવ હાચું તમને દિલથી કહું આમાં ઘરડા થઈ જાય એને મરવાનો કેટલા વિચાર આવતો છે હે આ તો ઇન્ટરવ્યુ લેવા જેવો છે હા સાચી વાત છે હા આ તમે જેમ ઘરડા થતા જાઓ છો તેમ મરવાનો કેટલા વિચાર આવે છે મરવાનો આમ તો પાછા એટલા બધા હરિભક્તો તો એટલા બધા કરાફાટ હોય ને જયારે પૂછો આપણે વાત કરીએ ને હવે તો ધામમાં હવે તૈયાર જ બેઠા છે લ્યો મોકલી દો લે આપણને હુડીએ ચડાવે જો આ તૈયાર જ બેઠા મોકલી દો લ્યો પણ કેટલા વૃત્તિ હંકેલી લે આંખે ન દેખાય તો કાને ન સંભળાય તો જીવવાની જીજી વિશા જાતે જીવવાની ઈચ્છા નથી જતી એક કોળિયો જો ખાવા મળી જાય ને તોય ડોક્ટરને કે સાહેબ જરીક ખીચડી થોડી વધારે ખવાય એવું કરી દો ગોખરવાળાની એક વાત છે ને એ તમને કંઈ પૂરું કરી દો હવે મોડું થઈ જશે પછી આપણે થોડી આગળ હવે તો કાલે નહીં હવે પછી આપણે આવશું પાછા પણ બહુ મજાની આ પ્રાર્થના ને બધું આ જીવનમાં એ જ કરવાની જ વાત છે અને ચાલો એ ગોખરવાળાની વાતને મોડું કરું સહજાનંદ સ્વામી મહારાજ